એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા કર્તવ્ય અને રુજુ વાર્તા સાંભળે છે આવો આવો રુજુ કર્તવ્ય અને આમ સુરતમાં બેઠા બેઠા પ્રાર્થી પંથી અને હૃદય પણ વાર્તા સાંભળવા આવી ગયા છે <laughs> આવો ત્યારે આવો આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બકો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું અને તમે બીજા તમારા ભાઈ બંને બેનપણીઓને કહેજો તો સાંભળો વાર્તાનું નામ છે બકો પાંચ છ વર્ષનો નાનકડો ગોળ મટોળ જતીન સૌને ગમી જાય એવો હતો ભાઈ બધા એને બકો કહેતા બકો આ પ્રાર્થી એના મોટા કાકાને એ બાપુજી કહેતો બાપુજીની આંગળી પકડીને એ તો નાચતો કૂદતો અને કિલ કિલાટ કરતો હો ભાઈ કર્તવ્ય એકવાર બાપુજીને ત્યાં અમદાવાદથી મહેમાન ગાડી લઈને આવ્યા ને કહે શ્રીનાથજી જવું છે સાથે ચાલો બકો તો સમજી ગયો બાપુજી ગાડીમાં બેસે એ પહેલા જે તો દોડીને ગાડીમાં બેસી ગયો ભાઈ હવે એને નીચે ઉતારવો મુશ્કેલ સાથે લઈ જ જવો પડે બધા શ્રીનાથજી ગયા નાથ દ્વારા પહોંચ્યા રસ્તામાં શામળાજી ને કેસરિયાજીના મંદિરોમાં દર્શન કરી લીધા ઉદયપુર શહેર જોયું અને એકલિંગ એકલિંગજી મહાદેવના દર્શન કર્યા હો ભાઈ એ દિવસોમાં નાથ દ્વારામાં કોઈ ઉત્સવ હતો મોટો તહેવાર યાત્રાળુઓની ભારે ભીડ હતી મંદિરમાં દર્શન વગેરે પતાવીને બધા દુકાનો જોતા જોતા પાછા ફરતા હતા હો બકાએ બાપુજીની આંગળી પકડી હતી હો પંથી ભાત ભાતની દુકાનો જોવાનું એને કુતૂહલ ભારે હતું ઘડીકમાં આ જુએ ને ઘડીકમાં તે જુએ જોવાની આ ધૂનમાં એનાથી બાપુજીની આંગળી છૂટી ગઈ બોલો રૂજુ બાપુજી મહેમાનની જોડે વાતોમાં હતા એટલે એમને આની ખબર પડી નહીં બકાને અહીં બધું નવું નવું લાગતું હતું અને જોવાની મજા પડતી હતી એટલે એ તો ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં ફરવા લાગ્યો ત્યાં ગલીઓ ઘણી એ એવી કોઈ ગલીમાં ઘૂસી ગયો જ્યાં માણસોની આવજા નહીં જેવી હતી ભાઈ હવે એને એની એકલતાનું ભાન થયું હો એણે ચારે બાજુ જોયું હૃદય પણ બાપુજી ક્યાંય દેખાયા નહીં એ તો ઊભો ઊભો રડવા લાગ્યો બિચારો સમય જતા બાપુજીને એકાએક ખ્યાલ આવ્યો કે બકો નથી એમણે ચારે બાજુ નજર કરી પણ ક્યાંય બકો દેખાયો નહીં બોલો એટલે રસ્તેથી આવ્યા હતા જે રસ્તેથી તે રસ્તે પાછા વળ્યા અને ગાંગા બનીને બકાને શોધવા લાગ્યા મહેમાન પણ ચિંતામાં પડી ગયા હો ભાઈ સૌએ ચારે તરફ દોડા દોડ કરી મૂકી છેવટે એક ગલીમાં બકો દેખાયો બાપુજીને જોતા જ બકો એમને વળગી પડ્યો અને બાપુજીએ એને તેડી લીધો બધા જાત્રા કરીને પાછા આવ્યા જાત્રાની વાત કરતા કરતા બાપુજીએ બકાના મા બાપને કહ્યું બકો તો ભીડમાં ખોવાઈ ગયો હતો કેટલી દોડા દોડ કરી ત્યારે એ જડ્યો બોલો તરત બકો બોલી ઉઠો હું નહોતો ખોવાઈ ગયો હું તો મારી જગાએ ઊભો હતો બાપુજી ખોવાઈ ગયા હતા અને જડતા નહોતા કેટલું રડો ત્યારે જડ્યા કેટલું રડો ત્યારે જડ્યા બધા ખૂબ હસા ખૂબ હસા તો ભાઈ પંથી હૃદય આવા છે અમારા બકાભાઈ એ કદી ખોવાતા નથી હો રુજુ પણ એમને ખોળવા જનારા બધા ખોવાઈ ગયેલા હોય છે તો તમને લોકોને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો